મગજ સારું છે જવાબ એ છે મગજ બગડે ને જવાબમાં નહીં કર્યું ડાક્ટર સમજે એટલે રિલેટિવ ટુ મગજ બોડી શરીર આ બધા એના આધારે થતા બધું કમાણી થાય છે એ કે તારે એકલા રહે થતી નથી આ એટલે કોણ કઈ શક્તિ કરે છે આ સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ બધા ભેગા થઈ અને કાર્ય થાય છે શું થાય છે એટલે આ વ્યવસ્થિત શક્તિ અને કહું છું વ્યવસ્થિત શક્તિ આ સૂર્ય ચંદ્ર તારા બધું ચલાવે છે બધું જ એને વ્યવસ્થિત જ રાખે ને તારું વ્યવસ્થિત શક્તિ ચલાવી છે હા તું તો સુધાર્થમાં થઈ ગયો અને શ્રેયસથી જુદો થઈ ગયો હવે ને ઘર ચલાવશે પણ પ્રેરણા કોની તકલીફ શકતી તને હવે ને પહેલો તો તું અહંકાર કરતો હતો હું કર્યું મેં કર્યું મેં કર્યું અહંકાર ગોડી વાત હતી તમે ભણી ને અહંકાર એટલે પોતે ના કરે છતાં આરોપ કરે એમનો અહંકાર પોતે ના કરતો હોય છતાં એના મને એમ લાગતું હું કરું છું એવું લાગશે આ તો બધું ઇટ હેપન થઈ રહ્યું શું થઈ રહ્યું આ તમે દવા ડાક્ટર કહે તમે શું તમારે શું ગમે કે મરી ગયો ત્યારે શું મરી ગયો કોઈ મારી ગયું મારે બધું કઈ મરી ગયો ખોટ ખોટ ગાડી તે કોને ગાડી કે મારી ઈચ્છા ને નથી મારે આ બધું નફો એટલા કોલ સાયન્ટિફિક સરકમ સુધી આવી નહીં સમજ પડે ને એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું તારું ચલાવે છે કોણ ચલાવે છે વ્યવસ્થિત શક્તિ દ્વારા ચલાવી છે આવે અને તમે સુધાર્થમાં થઈ ગયા શું નામ લઈને છે રમણલાલ રમણલાલ રમણલાલ રમણલાલ થયા છો રમણલાલ એમના કર્મ ઉદય રમણલાલ શું કરે છે તમારા મન શું કરે છે બુદ્ધિ શું કરે ચિત્ત શું કરે જોયા કરવાનું નાતા દશા પરમાનંદી હવે વ્યવસ્થિત વ્યક્તિ કરે છે એનો દાખલો આપું આ પ્યાલો છે એ મારા હાથમાં આમ હું લઈને જતો હોય મારા હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો આમ છતાં પડી ગયો અને તૂટી ગયો તો પેલો હોટલવાળો હોટલવાળો શું કહે તમે તોડ્યો કેમ મને શું કહે તમે તોડ બીજો કોઈ હતો નહીં તમે જ તોડ્યો માટે આપો એટલે આપણે એમ વ્યવસ્થિત એટલે આપણે કહીએ ને લે લે એક ડોલર પણ આપણે તો નોકરે છે દસ પ્યાલા લઈને આવતા કપડાથી અને એના છતી પડ્યા નીચે પડી ગયા અને ભાગી ગયા તો આપણે સમજી જવું કે એને તોડ્યા નથી આ વ્યવસ્થિત તોડ્યા કોને તોડ્યા એટલે નોકર ને શું કેવું કે દજાયો નથી ને ભાઈ શું કેવાનું છે દજાયો નથી ને એટલે નોકર જોયું હો આ છે તો દેવ જેવા ભગવાન જેવા છે બધા છે જે સિલાય કેવા ભગવાન પછી પાછ નોકરને એમ કઈ ના દેવું વ્યવસ્થિત પડી ગયું તે <laughs> એવું <laughs> કરે આપણે એને ગુરુ દોડી નહીં ધીમે ધીમે આસ્થાથી ચાલજે આસ્ત્ર તો આપણું વ્યવસ્થિત જ્ઞાન દાદા આપે એને કઈ કહેવા દેવા માટે નહીં નહીં કે દેવાનું અને બોન જ નથી અવળું કરે દુરુપયોગ કરે વ્યવસ્થિત બરાબર ને તો છોકરું બીજા પેકેટ કરે એ કર્યા હતી ને ચક્કર હવે <laughs> બીજો વ્યવસ્થિત દાખલો આવ્યો આ એક દાખલો તમે ગણ્યો કે રમણલાલ હા હવે બીજો દાખલો વ્યવસ્થિત શક્તિકારે છે આપું આપણે બેંકમાં છે તે ગયા અને એક ગજામાં બસો ડોલર છે આપણી પાસે અને બીજા બે બે હજાર ડોલર લીધા આપણે એ બીજા બે હજાર ડોલર લઈને આપણે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાંચ્યું બિવેર ઓફ થિંગ એટલે આપણે રમણલાલને કહી દઉં ગયા જરા રસ્તો ખરાબ છે હાથી ચાલતી દે રમણલાલ ગમે દબાઈ દે પણ પેલી જમાત કઈ કાઠી નથી હોતી એ વાટીના મરચા બધું તૈયાર રાખે દસ વર્ષમાં ઢેંકે અને કાપી જાય તો વ્યવસ્થિત નથી જવું શું કહ્યું કાપી ગયો પછી જોઈ દઉં બસો ગયા કે બે હજાર ગયા તો બસો આપણા બધામાં છે એટલે આપણે સમજી લેવાનું શું કહ્યું બે હજાર ગયા પેલો નાખો ને આપણે પકડી ગયા આજે વ્યવસ્થિત ના વ્યવસ્થિત ગુનેગાર ફરતા હતા ત્યારે પકડી ગયા આપણે પેલો પકડા તારે ગુનેગાર પેલો દત્તર જલેબી બધું ખાતો છે આપડે પકડી ગયા સમજ તને સમજ ને જો આ જ્ઞાન સુકેરી હા બહુ સુંદર આ વિજ્ઞાન છે એટલે લોકો પૂછે કે શ્રેયસ શું ગયું તારું કે છે લોકો ગુંબાડે કે પેલો રાશિ કે શું લઈ ગયો તારા આપણે કઈક બે હજાર ડોલર ગયા તે આપી દે ખરા બધા તારા માણસો ભેગા કરીને આપી દે ને પંચે પંચે ભેગા કરીને હા ક્યાં એટલે આવું છે એટલે આપણે શું કરવાનું ગજરામાંથી આ ગજામાં બસો હતા અને આમાં કઈ હતું નહીં એમ કરીને દેખાડી દેવાનું કહેતું કાપી જે ખરું કશું ગયું નથી એટલે કે કાં તો બહુ ડાયો માણસ હતો હા એને કહેવાથી આપણે ફાયદો કે બે હજાર આપી ના દે મહેન્દ્ર આપી દે જુદું ના બોલા કહેવાય દાદા જૂઠું આટલું હતું જ નથી ભાઈ જૂઠું પણ કહેવાય એ વગાન ડગો કરવો હવામાન ડગો કરવો એ કરવું આ તો શાને મળી દુઃખું કે અણહમજે જેવું તો બધા પાપ બધે શું કરે મોરખ જેવા છે બધું આપણે બાંધું એટલે પાપ ના બધે પાપ બધા અટકાયા આપણે શું કર્યું પાપ અટકાયા હા આ તો થવું કહીએ હેતુ આપણે ખરાબ છે કોઈ લઈ લેવાનો જૂઠું શબ્દ હવા એવું પકડવા નહીં જૂઠા હતા જૂઠાનો હેલ્પિંગ થતો હોય બધાને શું સારું કહેવાય સમજવું જે આત્મા માટે જૂઠું બોલે કે શું બોલે આત્મા ભૌતિક માટે જૂઠું બોલીએ ત્યારે દોષ છે તને ખબર પડે ને દાદા હું હાર્ટનો ડાક્ટર છું ધણીને મોટો હાર્ટ એટેક આવે તો એની ધણિયાણીને કહેવાનું કે નાનો હાર્ટ એટેક છે એ જૂઠું નહીં કહેવાય ને <laughs> મોટું હોય તો મોટો હોય તો નાનો કહેવાનો મગજ નાનું હોય <laughs> મગજ ફાટી <laughs> કમાના કેટલા વાક્ય થયા પછી આપડે શું થયું પેલા પછી આપડે પેલા પેલા ગયા એમને આપડે આપણે આપણે ગયા જતા હોય રાતના ત્યાં વચ્ચે રસ્તામાં પોલીસ ગેટ આવી તો આપણે કેવું ભાઈ હા વ્યવહારથી આપણે પોલીસ ગેટમાં દેખાય બધા આપી દેવી એમાં આપણું શું થાય છે શું કહ્યું એટલે પોલીસ ગેટવાળાને કહીએ કે ભાઈ જુઓ બે હજાર ગયા ડોલર કેસ ન ભીગવ્યો શું કહ્યું એટલે નોંધાવી પછી ઘેર જઈએ ઘેર સાડા આઠ વાગે આવ્યા તો આપણું મન છે ને મન ખરું નહીં મન તારું એ કંઈ મરી ગયું છે એ મન કે છે હા તમે તો વ્યવસ્થિત કે છો પણ આ પેલાને કાલે બારસો આવવાનો તેનું શું એવું મન કે તાર શું જવાબ આપવો પડે મન શું કે છે વ્યવસ્થિત કે છે પણ કાલે પેલા બારસો આપવાનું તેનું શું મન આપે નહીં કે ચિંતા પાર કરી કરાવે ઉભા નહીં કરાવે આપે નહીં કશું આખી રાતે મુદા માર માર કરે છે મહાપ્રાણ જ્ઞાન થી બચ્યા આ જમતું નથી શું થયું મન જમતું એટલે આપણે શું કરવાનું ઘેર જઈ અને કહેવાનું કે શું બહુ દૂધ નાખીને શીરો બનાવો પછી ભજીયા ભજીયા બધું બનાવવાનું ભજીયા ભજીયા બધું બનાવવાનું અને પછી હા તે બીજા આજીણ થાય ને તો દ- દવા લેવી જ પડે અત્યારે તો ભરપેટ પે- આ એમ જરા હોતી આ- ખાઈ આ- આ લેવાનું. કરવું. ઊંઘાઈ જાય ને વહેલી. એટલે બહુ ખાધું ને ઊંઘાઈ. એટલે પછી પેલા જમીને ઉઠ્યા હતા ત્યારે એટલે કે શું કરવાનું? તમારા માટે પાન બનાવેલું શું થાય? ભાઈ, પાન નથી, મને તો ઊંઘ જ આવવા મળી પાછળ. ખાધું એટલે પછી મન મન- મન ચૂપ જ થઈ જાય ને ઊંઘ આવે એટલે બેસી એટલે જાય. પછી એમ જઈને સુઈ ગયા તો હવા હવાઈ છે ત્યારે પોલીસ વાળો આવેલો પોલીસ વાળા પૂછ્યું કે ભાઈ શું થયું ટકા તેડી લાવ્યો છું આખી રાત દારૂ પીધો છે ને રમી રમ્યો છે કે ભાઈ કઈ વધ્યું છે આપણે દારૂ દે ને વધ્યું છે આપણે કઈ બકરો કઈ કાપવો છે તે આપણે કઈક વધ્યું છે ટકા આઠસો ને હારી પછી રૂપિયા વધ્યા છે એટલે આઠસો ને હારી પછી ડોલર લઈ લેવાના આઠસો ડોલર બધા મૂકવાના હારી પછી ડોલર છે ને એ પંદર ડોલર પોલીસ કે તમે ચા પડી કરશો નાસ્તર પાસે આટલા ગયા પેલા ઘેર બેઠા આવ્યા બિચારા તમે દોડધમ ના કરે ને એટલે પંદર પોલીસ વાળા કે તમે ચા પડી કરશો અને હાડા દસ પેલો બિચારા એમ પણ પછી ચાલો નહીં રાખ્યા પોલીસ વાળા બાઈક બધું લઈ લીધું અને હજે સુધી શિકાર ના મળે શું ખાય બિચારો અને પછી આઠસો ઘરમાં બેસવાનું અને તિજોરીમાં આટલા મૂકી દેવાના અને બે હજાર બેંક ખાતે જમે કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આઠસો રૂપિયા આવી છે તારે વ્યવસ્થિત ખાતે ઉધાર કરે કોણ જમે કરશે કરાવશે તારે આવતા મહિનામાં જે નફો બે ત્રણ આવે તેને આવે તે વ્યવસ્થિત ખાતે જમે જશે સમજ બધું જમે ઉધાર વ્યવસ્થિત નો જ છે આ બધું પછી દિવાળી પર વધ્યું એટલું આપણું તમે ને નહીં તો ત્યાં આગળ આવે પાછું એટલે આવતા ભાવનો કર્મ બધે અને બે ખોટ થાય અજ્ઞાની બે ખોટ થાય કેટલી ખોટ થાય એક તો લમણે લખેલું ગયું તેની ખોટ અને બીજું પર પકડાટ કરી કરે તેની ખોટ અને ઘેર આવીને પર પકડાટ કરે ના કોનું મળું જોયું તું તે બધે ગભરી જાય અક્કર મહિને આવું કશું નહીં ગભરામણ આવે ને એટલે આપણે બે ખોટ ના ખાઈએ લમણે લખેલી એક ખોટ જે આવે તે આપણે કહીએ લમણે બે હજાર લખેલા હતા બારસો એટલે અલગ ના સમજો સમજાયું વાત કરી લમણે લખેલું એવું કઈ હોતું જ નથી બધું વ્યવસ્થિત હોય વ્યવસ્થિત લમણે લખેલું એટલે વ્યવસ્થિત વ્યવસ્થિત આપણે હિસાબ હોય ને તો નહીં કહેતા કે મારે લમણે લખેલું બધું વ્યવસ્થિત આપડા હિસાબ લઈને સમજ પડી ગઈ ને વાત તમને બધાને સમજ પડી ગઈ કેટલા વાક્ય થયા કેટલી આજ્ઞા થઈ થઈ ગયું ત્રણ આજ્ઞા થઈ ગઈ ને હા ત્રણમાં કશું અઘરું હોય તો મહેન્દ્ર કાઢી નાખીએ છે હા ચોથી ભગવાન એવું છે ને ભગવાન નો ખુલાસો નથી કેટલા રોડાન છે સગા સંબંધ લગાવ્યા કેટલાક છે કેટલા કેટલા કેટલા આમ બહુ ભારે કેમ કેમ છો કેમ છો કેમ છો કેમ એ બધા ઋણાત્મક બંધારા ઋણાત્મક કરતા આપણે જોડે અમારી આંખે થાય એટલે દુનિયા હાડે હાડે ત્યારે બધી વસ્તી છે બધા જોડે તાર કઈ દેવા દેવા છે અમુક જ માણસો પાંચ પચીસ હજાર માણસો સાથે એટલું જ ગુણાત્મક આપણે આપણે એક જ નામ ચોપડે નામ તે આ ચોપડા ચોખ્ખા કરવાના ત્યારે છે બરાબર ને એટલે આ પાંચ પચીસ હજાર માણસ માટે આપણે અહીંયા હારી સારી હજાર બધી વસ્તીમાં ભટકવું પડે ત્યારે ચોખ્ખું કરવાનું છે આ ચોખ્ખું સી કરવાનું તે રસ્તા બતાડો કૃષ્ણ ભગવાન ઉપર રહેશે છે ઉપર તો આકાશ તો ભૂતવાળો રહેતો તો God is every creature visible invisible invisible તમારી મારી વચ્ચે ઘણા ક્રિએચર છે દેખાય દેખાય એ ક્રિએચરની ભગવાન રહેલો છે ભગવાન બીજી કોઈ જગ્યાએ રહ્યો નથી અને એ ફાયદા સાહેબ કહેતા હતા કે આ જગત તો ભગવાને બનાવેલું છે ભગવાન ભગવાન કઈ કુંભાર છે જગત ભગવાને બનાવ્યું છે લૌકિક લૌકિક માં હાથું છે પણ વાસ્તવિક જયારે જાણવું હોય ત્યારે ખોટું છે તમારે લૌકિક જાણવું છે કે વાસ્તવિક જાણવું વાસ્તવિક તમારા ભાઈ ને વાસ્તવિક તમારે વાસ્તવિક ગણવું છે કે લૌકિક ગણવું લૌકિકમાં ભગવાન બનાવી છે આ દુનિયા ભગવાન નથી બનાવી તમારે લૌકિક ગણવું છે વાસ્તવિક તમારે ભાઈને બંને જાણવું છે બંને મારે બંને જાણવું છે જેથી સમજ પડે કે કઈ બાજુ જવું લૌકિકમાં ભગવાનને બનાવ્યું છે એમ કેવું પડે લૌકિક માં કારણ કે લોકો અભણ અને આ સંબંધી વિચાર નથી કરેલા હોતા એમને કઈ ભગવાન નથી બનાવ્યું એટલે તો સ્ટોર લૂંટી લે એ તો વિચારક માણસો હોય ત્યારે વાસ્તવિક કહેવાય શું કહ્યું જે સમજદાર તત્વના વિચાર કરતા હોય એવા સમજદાર હોય ત્યારે વાસ્તવિક વાત કહેવાય બાકી વાસ્તવિક વાત કોઈને કહેવાય નહીં બરાબર ને અને વાર્ષિક વાત લોકોના ખ્યાલમાં નથી એટલે જ્ઞાની પણ કોઈ બહાર પાડે પણ એ છે ને તકલીફ એ છે ને કે તમે વાસ્તવિક વાત કરો સમજવાની જરૂર હોય તેને એટલા જ વાત કરી બહાર ના કરી બહાર તો હું કહું ભગવાન બનાવ્યું બરોબર બહાર તો પણ વિચારક માણસ વાસ્તવિક કેવું પડે વિચારક માણસ મને અથડામણ થાય ભગવાન બનાવ્યું તો આવું કેવું બનાવ્યું આમ કેમ બનાવ્યું ને એટલે વિચારક માણસને ને ભાઈ દેખાડવાની જરૂર નથી ઉપર ભગવાન આમ કરશે વિચારક માણસને સાચી વાત સમજણ પાડી દે તે વિચારક માણસ God is not created of this world at all આ વર્લ્ડ વિજ્ઞાનથી ઊભું થઈ રહ્યું છે હું જોઈને કહું છું અલૌકિકમાં ભગવાન ક્રિએટર નથી અને લૌકિક માં ભગવાન ક્રિએટર છે બરોબર ને એટલે બહાર તો આપણે મારે કહેવું પડે તું ભગવાન ક્રિએટર છે શું મારે વાસ્તવિક જાણવું હોય તો કહેવું પડે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ અને તે હંડ્રેડ પર્સન્ટ ફેક્ટ વસ્તુ છે આ શું કહ્યું આ તો વિજ્ઞાન છે એક વસ્તુ છે આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ અને વાસ્તવિક વાત કરીએ છીએ હજુ સુધી મને ખબર નથી કે ચાલો બાળક જન્મે છે કે મનુષ્ય જન્મે છે એનામાં જીવ કેવી રીતે આવે છે કોણ જીવ મૂકે છે આ વસ્તુની મને ખબર નથી કે મનુષ્ય બાળક જન્મે છે તો જીવ કોણ મૂકે છે ક્યાંથી આવે છે જીવ ગર્ભમાં જીવ ક્યાંથી આવે આ વિજ્ઞાની આપણે વાત કરીએ છીએ તો આ નથી હજી ખુલાવી ક્યાંથી આવે ગર્ભમાં જીવ આવતો નથી આ આ જે માન્યતા છે લૌકિક માન્યતાઓ છે લોકો કહે છે કે કે ચાર છ મહિના પછી ગયા પછી જીવ આવ્યો કે છે ગર્ભમાં એવું કે તમે સમજો ને એ લૌકિક વાત સાચી છે હવે અલૌકિક ગણું છે લૌકિક જાણવું છે આપણે તો સાચી સાચી વસ્તુ જાણવી છે કે હજુ વિજ્ઞાન નથી પૂરી શકતું સાચી વાત જાણવી છે હજુ વિજ્ઞાન વિજ્ઞાન હજુ કોઈને એમ કે વિજ્ઞાન નથી કે આજે આ બાળકને હું જમાડી શકું ત્યાં લોકો શું કરે છે પાંચ છ મહિને કઈ જીવ આમાં જયારે સંચાલન થાય છે ને ત્યારે લોકો કે ભાઈ એમને એને શ્રીમંત કરો ફળો ભરો શું કહ્યું આ જીવમય સંચાલન કરે છે પહેલા છે તે અવસ્થામાં મેં જીવ હતો જે મીઠામાં જીવ હોય ને એવી રીતે બેભાન અવસ્થામાં જીવ હતો આ જીવ વગર તો ગર્વ બંધાય નહીં મેં જીવ બેઠા સિવાય પછી જ ગર્વ બંધાય જીવ આવે છે કોણ કોણ લાવે છે ભગવાન નથી તો જીવ કોણ લાવે છે ના રામાકરણ નથી રામાકરણ અહીંથી ગયો નહીં તેના કર્મના હિસાબે એને છે તે પાપી કર્મ કર્યો હોય પાપી વિચારોનું પાપી કર્મ કર્યો હોય તો પશુ માં જાય તે પશુની યોની એને મળી આવે તે યોનીમાં દાખલ થતા હાથે જ એ માતાનું રજ અને પિતાનું ધીય એકદમ સુશીનાનું એકદમ ગરબન થઈ જાય છે આ એક્ઝેક્ટ પાસે સો ટકા વાત હાથી ગયું પેલી બધી છે પછી એ ગર્ભ ધીમે ધીમે બધે વધારે હતો પાંચ છ મહિને જાય અંગ બધા થાય છે ત્યાર પછી એમાં સંચાલન થાય છે ત્યારે આપણા લોકો શ્રીમંત કરે છે ત્યારે એ જાણે કે જીવ બહારથી આવે બહારથી ના આવે બરાબર ને ત્યારે ગર્ભ પણ નહીં એ જતે જીવમય અંદર જઈ દાખલ થઈ અને તરત જ એના પિતાનું વીર્ય અને માતાનું હૃદય એકદમ આખું ભક્ષણ કરી જાય અને ઘર બંધાઈ જાય આ બધું સમજવા જેવું રાજવી આ ગોટાળું ના ચાલ્યામાં આ ગોટાળિયાથી તો લોકો દુઃખી છે મહા દુઃખી છે સાધુ આચાર્ય દુઃખી છે દાવો મોડલ કર્યું છે પણ એ સમાજ થી દૂર રહ્યા છે તો શું કે છે બહુ છે બનતું નથી આ ધીસ આશ્ચર્ય છે આવું બનેલું નહીં કોઈ પણ આજે છે ચિંતા અને મેં કહ્યું છે એક ચિંતા થાય મારી પાસે બે લાખનો દાવો મળશે અને સંસારમાં બહેરા છોકરા રહે છે ઘોડીઓ પહેર્યા છે છોકરા પહેર્યા છે જોબ કરજે વેપાર કરજે ચિંતા સિનેમા જોવા જજે શું કહ્યું બધું કહીએ એટલે આધાર એટલે તમારા પગલાય ના પડે મોટી જબરજસ્ત ત્યાં લાભ પામી ગયા દર્શન કરવા ના મળે બુદ્ધિ વગરના જ્ઞાની અત્યાવીસ વર્ષથી ટેન્શનના શરીરને નથી થયેલું બધા અત્યાવીસ વર્ષથી એક સેકન્ડ પણ ઓગણીસો ને અઠાવન થી ઓગણીસો પંચાસ સુધી સત્યાવીસ વર્ષથી રહી છે આ દેહનો માલિક રહ્યો નથી સત્યાવીસ વર્ષથી આ વાણી કોણ બોલે છે આપની સાથે આ વાણી કોણ બોલે છે સમજીએ કે એ પ્રમાણે તમારામાં દાદા ભગવાન પણ અમે સમજીએ છીએ એ પછી તમારી અંદર દાદા ભગવાન પ્રખ્યા છે તે હા પણ દાદા ભગવાન બેઠા છે તે બોલે તો આ હું અહીંથી બહેન જઉં ને તો એ એવું જ બોલે એના જેવું મારા જેવું જ બોલે તો એ ત્રણસો ડોલર નો એમ ચારસો ડોલર ના દાદા દુર્દાય થઈ ગયું એ દાદા ભગવાન એક શબ્દ જો બોલે ને તો એ દાદા ભગવાન દૂરધોણી થઈ ગયું દાદા ભગવાન તો ચૌદ લોક નો નાથ આખા બ્રહ્માંડ નો નાથ છે એ જાતે મેં નું બોલું છું જાતે દર્શન કરી નું બોલું છું અને એની સાથે જ રહું છું એ તમને બોલાવે છે ને પણ એ તમને બોલાવે છે ને પણ મને બોલાતા નથી એ બોલતા નથી આ ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે આ ઓરિજિનલ ટેપ સાયન્ટિસ્ટોને કહ્યું મેં તમને નહીં સમજાય અહંકાર રહિત હોય છે તેને સમજાશે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે આ ઓરિજિનલ નથી એટલે આ વાણી માય સ્પીચ નથી માય સ્પીચ ન હોય માય સ્પીચ જે પોઈઝન કહેવાય જેટલું માય હોય એટલે સ્પીચમાં પોઈઝન કહેવાય અને માય સ્પીચ ના હોય ત્યાં આગળ સરસ્વતી પ્રત્યક્ષ સરસ્વતી સમજ પડે ને એટલે આ પ્રત્યક્ષ સરસ્વતી દર્શન થયા સ્પીચ માલકી વગરની વાળી ના વાંધો નહીં રાવજીભાઈ આ ઓરિજિનલ આ ઓરિજિનલ ટેપ કડે લખતા છે રાવજીભાઈ ઓરિજિનલ ટેપ કડે લખતા છે તમે શ્રોતા છો અને હું જ્ઞાતા જ છું આમાં જોયા કરું છું કયું શબ્દ ખોટો બોલે કયું એ તેની નોંધ મારી પાસે આ વિજ્ઞાન એટલે શું દાદા વિજ્ઞાન એટલે શું વિજ્ઞાન પણ છે વિજ્ઞાન શું વિજ્ઞાન બે એક બાહ્ય વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને એક અધ્યાત્મ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન માં એરોલ થાય એટલે પોઈઝન થઈ જાય જે વિજ્ઞાન જરૂરિયાત કરતા વધી જાય માણસોને જરૂરિયાત સાધારણ જરૂરિયાત પોસાય એનાથી આગળ વધી જાય તો એ પોઈઝન થઈ જાય જરૂરિયાત કરતા ઓછું હોય તો એ પોઈઝન કહેવાય